મનુષ્ય માત્ર શું કરે છે કે ભાવ કર્મ જ કર્યા કરે છે શું કરે છે ભાવ ભાવ કર્મ એથી કઈ બીજું કોઈ મનુષ્ય થાય નથી કોઈ ચીજ મનુષ્ય બીજું કરી શકે નહીં અને જાનવર વિચાર કરે છે એવું કેતા નથી નથી તેઓ કે છે કેતા નથી કે અમે કરીએ છીએ આ એટલી જ અહંકારી પ્રજા એમ કે અમે કરીએ છીએ કેટલું કરે છે ભાવ એટલું જ કરે બીજું કોઈ આ બધું દેખાય છે કરે ક્રિયાના કરતા તમે નથી ઇન્દ્રિયો દેખાય છે ઇન્દ્રિયો ભોગવો છે બધા ક્રિયાના કરતા તમે નથી હા એ બધું બધું વિજ્ઞાન અંડરગ્રાઉન્ડ છે શી થાય મહારાજ મહારાજ પહોંચ્યું અને અજ્ઞાન ઉપર ઉપર છે અને અંડરગ્રાઉન્ડ નથી પછી એમાં શુદ્ધ ભાવ જે આપણે કહ્યો શુદ્ધ ભાવ એનું લક્ષણો જેમ અશુભની આપણને ખબર પડી જાય શુભની ખબર પડે પણ શુદ્ધની એની જરા સમજવાનું હા એના લક્ષણો શુદ્ધ ભાવ કેવી ખબર પડે હા જય નમો વિતરાગાય જય પોતે શુદ્ધ પોતાના હાથે ખરાબ કામ થાય છતાં પોતે શુદ્ધ છું એ ભાવ ભૂલે નહીં તો એ શુદ્ધ ભાવ કહેવાય અને બીજો આપણે સવાલ મારે તો એનામાં શુદ્ધ ભાવ ભાવથી જુએ શુદ્ધ જ છે એવું જુએ તો એ શુદ્ધ ભાવ કહેવાય દાદા હમણાં એમાં ત્રણ એ શુદ્ધોસ્મી બુદ્ધોસ્મી મુક્તોસ્મી એ ને એમ ચાર શબ્દો શુદ્ધોસ્મી બુદ્ધોસ્મી નિરંજનોસ્મી મુક્તોસ્મી એમ કે છે શુદ્ધોસ્મી બુદ્ધોસ્મી નિરંજોસ નિરંજનોસ્મી અને મુક્તો અને મુક્તોસ્મી બધા એવું એવા બધા રાજ તો અસ્મી લખાયું છે એટલે બાબત માં દાદા આ બાબત માં એને આ વસ્તુઓ મૂકી છે અટકી લખાયું છે એ જે અટકી લખનાર છે ને કશું પામ્યા નથી પછી કે નિરંજનો આપણે પૂછ્યા કે નિરંજન તો પેલા એના ગુરુ બોલતા એના ગુરુ બોલતા એના ગુરુ અલ્લાહ ની કોડી ચાલુ આવેલું છે અલ્લાહ ની ગોળી મારે એમ ચાલુ અલ્લાહ ગોળી મારતા એ બુદ્ધો અસ્થિર બધી વાસ્તવિક વાણી છે બુદ્ધો બુદ્ધો અસ્થિર વાળા શુદ્ધો અસ્થિર બોલાય નહીં શુદ્ધો અસ્થિર નો બોલાય પણ એમ નહીં દાદા આપણે જે વાત એ તારે કઈ છે બધા શુદ્ધાત્માનું અને આ બીજું બધું છે એ બધું જોડે મિક્સ થઈ જાય છે શુદ્ધ અશુદ્ધ શુદ્ધ અને અશુદ્ધ એ બધું મિક્સ થઈ જાય છે એનો સ્વભાવ નહીં નિશ્ચય થવાનો નિશ્ચય થાય હોય જુદું જુદું તમને ભાષે જેવું લાગે એ છે એ આત્મા બુદ્ધો જે બુદ્ધો અશ્વિન બુદ્ધો અશ્વિન બોલે ને એ વાત જ જાણતો નથી જો ચાર શબ્દો છે હું ગોળો છું ડાયો છે બે બોલે એટલે આપણે સમજી રહ્યા સજામાં છે નહીં બુદ્ધો અસ્મી ના હોય બુદ્ધો અસ્મી તો છે સમજ ભાઈ ને નિરંજનો સ્ટેન્ડર્ડ વાળા આઉટ ઓફ સ્ટેન્ડર્ડ ના હોય આઉટ ઓફ સ્ટેન્ડર્ડ વાળા સ્ટેન્ડર્ડ માં ના હોય એટલે આ લોકો એના એ ગાયેલું એવું આ ગાય ગાય એટલું અમે જો અપમાન થઈ જાય ને તો ગાવાનું થઈ જાય મારું નામ કીધું હું કોણ એટલે પેલું સુધોષથી કરી ગયું તમે હવે ભાઈ ને આ તો અલ્લાહ ની કુણી અલ્લાહ કુણી મારતો છે એમાં બે શબ્દો હજી રહ્યા હોય નિરંજનોસ્મી નિરંજન અને મુક્તોસ્મી બુદ્ધ નિરંજન ના હોય નિરંજન બુદ્ધ ના હોય બુદ્ધ કોઈ નિરંજન હોય નહીં શુદ્ધ નિરંજન હોય આ વાતચીત કરો કઈ વાતચીત કરો લૌકિક જાણીએ આ દુનિયામાં કેવી રીતે આપણે રહેવું કેવી રીતે જીવવું એ જાણીએ એટલે આપણે પરલોક પણ આવી જાય એમાં જીવન કેવી રીતે જીવીએ છીએ લૌકિક જાણીએ કે આ દુનિયામાં કેવી રીતે જીવવું જોઈએ એ જાણીએ એટલે એમાં પરલોક નું પણ આવી જાય છે જીવન કેવી રીતે જીવવું એ જાણીએ એટલે એમાં પછી પરલોક ઉપર આવી જાય છે લૌકિક જાણીએ એટલો અલૌકિક માં બધું એવું છે અલૌકિક ના વાસણ માં બધા વાસણો સમાઈ જાય આપડે કેવું જોઈએ કે એક વાસણ માં બધા વાસણ સમાઈ જાય એમાં સુખી થાય માણસ જે ખોટું છે તેને સત્ય માનવું એમાં સુખી થાય આ જગત કોને બનાવ્યું લાગે ઈશ્વરે કઈ ચાલમાં બનાવ્યું કરોડો વર્ષો એટલે કલ્પનો ક્ષય થાય ત્યારે એટલે આનો આ જગત અનાદિ અનંત એનો ક્યારે આવવાનો નથી કહ્યું કોઈ જરૂર કર્યું નથી આ જગત અનાદિ આમાં જ છે આ અનાદિ અનંત જરૂર પડે ને આ લૌકિકમાં શું જાણે કે આ ભગવાને ક્રિએટ કર્યું ભગવાન ક્રિએટ કરે ભગવાન કુંભાર કહેવાય એટલે ભાઈના સાહિત્ય બધા ભેગા થયા મને કહે છે અમારે ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર ક્રાઇસ્ટે કહ્યું ખોટું નથી એ તમને સમજવા માટે કહ્યું છે તત્વજ્ઞાનીઓને માટે નથી કહ્યું સામાન્ય પબ્લિકને માટે સામાન્ય જે ખાવા પાસે જ મંડી છે ખાવા પીવાની વિષયની પાસે જ મંડી છે એના માટે કહ્યું છે God is created correct by Christian view point view view point by Indian view point by Muslim view point not by fact by fact only scientific circumstantial evidence the world is the પદલ ઇન સેલ્ફ પદલ થયેલું છે એ ફેક્ટ જાણીએ નહીં વાસ્તવિકતા ત્યાં સુધી કોઈ નિવેડો આવે ખરો ખોટા આરોપ કરીએ આપણે ભગવાને ત્યાં ભગવાને કહ્યું આ એનો જવાબ આવે ખરો તમને કેમ લાગે અનંત અવતારો થી આ લોકો બે રકમનો ગુણાકાર કરે પણ ગુણાકાર આવતો જ નહીં શું કારણ કે રકમો ખોટી છે એક રકમ સાચી છે અને એક રકમ એક રકમ સાચી છે એ અસર છે અને બીજી એક સચળ છે એ સચળ રકમ એક બીજી કામ ગુણા જાય છે ને તો સચળ બદલાયા કરે છે ગુણાકાર કરતા કરો તો એ બદલે જાય પછી બીજી મૂકો તો પછી બધી બદલે જાય અને ગુણાકાર બે થાય નહીં એટલે અનાજ લોકો આ ભયંકર એક દાડો પણ શાંતિથી જીવન જીવી શકતા નથી મનુષ્યો એક દાડો પણ દરેક મનુષ્ય આજે ગીતામાં પણ લખ્યું છે કે આ જીવન દુઃખમય છે દુઃખમય છે અને બધા દુઃખી છે કઈ ને કઈ દુઃખ હોય છે તો એવું કેમ એવું કેમ ગીતામાં લખ્યું છે કે આ જીવન દુઃખમય છે દરેક જણે કઈક ને કઈક દુઃખ હોય છે તો કે આવું દુઃખમય જીવન કેમ દુઃખમય જીવન ના જીવન દુઃખમય નથી દુઃખમય હોતું છે દુઃખમય કેમ કરી શકે આ કોઈ આ મહાગ્રહ છે જે મહાગ્રહ સંઘમાં નથી આવ્યા માણસોનો કુસંગ નથી કર્યો જે જાનવરો એ જાનવરો જે છે એ એનો દયાફળ હોય છે કઈ વકીલો બે બેરિસ્ટરો બધું હોય છે હુકઈ ગયેલા મોડા દેખાય છે લોકો વાંદરા માકડા બધું આપણું હોય છે બધું મનુષ્યના સંઘમાં આવ્યો કુસંગમાં આવ્યો કે તો અતિ દુઃખી હોય કારણ આવ્યો માટે ગાય ભેંસ બળદ બળદ ઉઠી હોય પણ જે સ્વતંત્ર ફરતો હોય એ તો પોતાના વિજાતમાં જ હોય કેવું તમે ધર્મભાઈ દુઃખ છે જ દુઃખ તો આ અક્કલ વાળા ઉભું કર્યું છે આ અક્કલ ના કોથળા હોય દુઃખ ઉભું કર્યું છે અક્કલ ના કોથળા હોય દુઃખ ઉભું કર્યું છે દુઃખ ઇન્વાઇટ કરેલો છે કેવું છે તમને એવું લાગે છે કે લોકો બુક ઇન્વાઇટ કરેલો છે કર્મ પ્રમાણે ભોગવે છે દરેક માણસ દરેક માણસ એના કર્મ પ્રમાણે ભોગવે છે ના કર્મ બંધ કશું લેવા ગયા નથી ઇન્વાઇટ કરેલો દુઃખ છે કર્મ તો સુખ આપે જ નહીં કોઈ દળે કર્મ તો સુખ જ આપે પણ દુઃખો ઇન્વાઇટ કરેલા કર્મ દુઃખ ભોગવવા માટે માણસ શક્તિવાન છે શું છે પોતે કરેલો છે તેનું પરિણામ છે એ ભોગવવા માટે વધુ નથી પણ જે દુઃખો છે તે ઇન્વાઇટ કરેલા છે કેવા છે આવજો વગર આવજો પણ આઈ દુઃખ ઉભો કરી ઇન્વાઇટ કર્યો છે આ લોકોએ ઇન્વાઇટ કર્યો એટલે શું એક દાખલો તમને આપું સામાન્ય એક માણસ ને ત્રણ રૂમો હતા મુંબઈમાં અને બીજી વધારે રીતે આવક હતી બેંકમાં હતું પાંચ પચીસ હજાર રૂપિયા શું એને તો મિત્રો આવતા હતા એ આરામ પિતા મજા કરતા હતા હવે એમાં એક મિત્રે પૈસા કમાયો એટલે બંગલો બાંધ્યો લોન લઈને શું કર્યું બંગલો બાંધ્યો લોન લઈને બંગલો બાંધ્યો બે રૂમ રહેતો હતો ત્યાં સુધી અને સુખી માનતો હતો આ ત્રણ રૂમ વાળા ને પણ પેલા બંગલો બાંધ્યો લોન લઈને અત્યારે લોન લઈને બંગલા બાંધે ખરા લોન લઈને બંગલો બાંધ્યો એની પેલા છ રૂમ હતા છ રૂમ બંગલામાં એક બદલો ભર્યો તેમાં છ રૂમ હતા ને એટલે પછી એનું વાસ્તુ કર્યું હતા એને બોલાવ્યા પેલા ને જે મિત્ર ત્રણ ડુબાર હતો તેને તેની વાઈફ છોકરા જમવા બોલાવ્યા ત્યારે જમવા બોલાયા અને પછી આ મિત્ર મિત્રની વાઈફ બધે ગઈ જો આગળ તે જોયું છ રૂમ ભરે અમે બે રૂમ હતા છ રૂમ ઘણા સુખી થઈ ગયા મારે જ ત્રણ રૂમ જ મનુષ્યની શું શું હતો છે આ બીજાની વિપત્તિ ને બીજાની સંપત્તિ બે પૂરે મનુષ્યો પોતાનું નહીં જતો ધંધો જોઈએ અરે તે ભાઈએ કે શું કહ્યું ધણીને આ બે રૂમ વાળા હતા એને સો રૂમ થયા કેવો સર બંગલો આ તમારા ત્રણ તો મને ગમતા જ નથી આજે આરતી મને ઊંઘ જ ના આવી અરે ઊંઘ હારી આવતી હતી તું મોટી હતી બધા તને કહેતા બહુ સારું તમારા ત્રણ દુઃખ અને આ કઈથી આવ્યું ભૂત આ ઇન્વાઇટ કર્યું આવા ઘેર મિત્રો કે પૈસા ના સાધન વાળો છે માણસ છે હવે શોભા તો પંદર વર્ષ જૂના ના થાય ત્યારે નવા છોકરા નવા આયા તો ભાઈ કે છે જો સોફા સેટ કેવા થશે આપણા સોફા તમે હવે કહે માત્ર છે આ દુઃખ બીજા જોડે કરી બીજા કરી બીજા જોડે બીજું એ દુઃખ છે બીજું કોઈ દુઃખ નથી અને મનુષ્યનો સ્વભાવ છે એમાં કઈ સ્વભાવ એવો નથી આ દુઃખ છૂટે એવું છે કે તમે આ જોવાનું આ સિસ્ટમ ખોટી છે માટે આ સિસ્ટમ કાઢી નાખો પોતાનું હોય એ સાચું બીજાનું માટે મુસલમાને છોડવું હોય તેની કઈ પડે નથી એના ભાઈબંધ છોડાયા તેની એટલે બધા ઇન્વેસ્ટ કરે દુઃખ કોઈ દુખ્યા છે જ નહીં માણસ દુઃખ દુઃખ કઈ ગયું છે માણસ નથી મૂકવાના એમને કોક પડે છે ભાગ્યા છે પગ કોણ મજા છે Gracias. ડોક્ટરો દોષ લઈ પેશન્ટ કરો જીવન જીવન કેમ કેવાય છે પરાવલંબી જીવન પરાવલંબી તો છે પણ પરાવલંબી અજ્ઞાન ના પરાવલંબી થયા છે શું કહ્યું સમજણ નું અવલંબન હોવું જોઈએ અને જીવન કેમ કહેવાય મૂળશંકર મૂળશંકર હવે તમારે લગાડ્યું એ તમે પધલ પધલ બગાડ્યું નથી નાખ્યો હતી એટલે આ પધલ છે આખું જગત જ પધલ છે ભગવાન ગોડ ફોરીના સાહિત્ય પૂછ્યું કે ભગવાન ક્યાં છે ચેક નથી ભગવાન ના હોય અજવાળું ના હોય આ જે કઈ છે તે ભગવાન નો પ્રતાપ ત્યાં શું છે ક્યાં રહે છે તને શું લાગે છે ઉપર ઉપર તો બાપો જઈ રહેતો ઉપર તો ખાલી આકાશ જ છે બધે ધ્યાયો પાસે એટલા આ લોકો કહેતા હતા ને ઉપર છે ઉપર આકાશ ખાલી કોઈ જગ્યા જગ્યા છે અમથા લોકો ભમાઈ માયા હતા ત્યાર પછી એને પૂછ્યું ખરેખર એડ્રેસ હશે ભગવાનનું તમે અલેક God is every creator whether visible or invisible or visible or invisible તમારી વારી વચ્ચે ઇનવિઝિબલ હાથી ના દેખાય દૂરબીન ના દેખાય એવા જીવો એટલે ભરપટ જીવો ભરેલા છે અને તેની ભગવાન પોતે અને જીવ માત્ર ને પ્રકાશ જ આપે છે બીજું કશું કરતા પ્રકાશ તો જરૂર પડે ને એ અઠવાડિયા આધારે લોકો ચલાવે છે દુઃખ હોય કેમ કરી મનુષ્ય દુઃખ હોતું હોય જાનવર શું અમારા મનુષ્યોને વેદાંત ઈશ્વર કયો છે શું કહ્યું છે ઈશ્વર હા તે હિન્દુસ્તાનના મનુષ્ય ભારત દેશના બહારના દેશો ઈશ્વર નથી ગયા પણ ઈશ્વર કર્યો છે કરતા છે પોતે પોતે જેવું કરે એવો થાય એવો કરતા કરતા હું કરું છું હું ભોગું છું એવું હોય છે નથી બધું ભોગવું છું એ કરતા ભાવ હિન્દુસ્તાનમાં છે ફોઈલમાં નથી ફોઈલ તો ભગવાન કરાવે ભગવાન દુખાપત છે બધું એવું પૂરેપૂરે જણ સમજતા નથી શું નથી સમજતા જાણતા જ નથી પુનર્જન્મ ભારત દેશ એટલો પુનર્જન્મ જાણતા નથી એટલે ઈશ્વર ક્રિએટર માનવાનો અમને અધિકાર છે શું છે ક્રિએટર માનવાનો અધિકાર છે અને પુનર્જમજાર જાણતા હોય ત્યારે ઈશ્વર ક્રિએટર માનવાનો અધિકાર નથી છતાં માને આપણે ના કહેવાય અને ડેમોક્રેટિક છે ને ડેમોક્રેટિક નથી પેલા તો વેદાંતિ રાજા આવે તો વેદાંત કરે પૂજ રાજા એ ડેમોક્રેટ નથી તેથી અઢાર ડેમોક્રેટ છે ને એ ભ્રાંતિ જ્ઞાન હતું કયું હતું ભ્રાંતિ ધ્યાન વાંધો નથી પણ આત્મ ધ્યાન હોવું જોઈએ કેવું આત્મ ધ્યાન જગત હોય શકે નહીં કોઈ પણ માણસ હોય શકે નહીં તો શી રીતે ધ્યાન કરજો આપણા અંદર શું છે ને એમ કે આપણા અંદર આત્મા છે ને ભ્રાંતિ આત્માનું ધ્યાન કરવાથી ભ્રાંતિ ઉત્પન્ન થાય સંત મહાત્મા દર્શન કર્યા આત્મદર્શન કર્યા સંત મહાત્માએ આત્મદર્શન કર્યા એ ભ્રાંતિ આત્માના દર્શન આત્માના એ તો કેવલ જ્ઞાન કહેવાય શું કહ્યું આ સંસાર ચાલે બધું ત્યારે સિદ્ધિ ઉત્પન્ન થાય થાય શેનું ધ્યાન આત્મદર્શન કેવી રીતે કરો રસ્તો કરો આપણી અંદર જે જ્યોતિ સ્વરૂપે આત્મા છે તેનું ધ્યાન કરવાનું હા પ્રકાશ છે પ્રકાશ દેખાય છે ને તે અંધારું છે તે પ્રકાશ એવો નથી આત્મા એવો નથી એ કલ્પિત પ્રવાસ છે જે દેખાય છે ને એ કલ્પના છે શું છે આત્મા તેવો નથી તમારે એકાગ્ર થવા માટે સારું છે એકાગ્ર શાંતિ રહે એનાથી બાકી મૂળ છે તમારે જે આત્મદર્શન કરવું છે એ તો ના થાય એક જન્મ ના થાય આત્મદર્શન નથી એનાથી એક જન્મ માં ના થાય કે એક જન્મ માં આત્મદર્શન ના થાય ના એટલે આ જે ભાઈ પ્રકાશ દેખાય છે ને એ પ્રકાશ આ કલ્પિત એટલે આપણે કલ્પના કરે આપણે જે કલ્પી એવું એ જોતી નથી જોતી જુદી જાતિ છે જરૂર નહીં જ્યોતિ માણસ ની કલ્પના ની બહારની વસ્તુ માણસ ના કલ્પના ની બહારની વસ્તુ શાંતિ પછી બીજું શું જોઈએ તમારે વધારે કરતા છે પા આત્મજ્ઞાન થાય ત્યારે આત્મદર્શન થાય એટલે આત્માનું ત્યારે ધ્યાન કરી શકાય નહીં આત્મા જાણ્યા છે જ કરીએ અહીંયા નથી ને માટે મૂળ આત્મા એના માટે અહીં આવતા રહેશે કોઈ બધો દાડો સમજ બાકી આત્મ જ્યોતિ જ્યોતિ તો બહુ જુદી વસ્તુ છે આવું લાઈટ લાઈટ નથી લાઈટ નથી પ્રકાશ છે અંધારામાં વસ્તુ દેખાડે કેવો પ્રકાશ છે કેવું છે અંધારા નહીં આડ પર દેખાડે એવો પ્રકાશ આ પ્રકાશ તો ભીત આડ પર દેખાડે ને જ્યોતિ કેવું છે કે આ ડુંગર ભાઈ આગળ તો ડુંગરી આસપાસ તમને દેખાય એવું જ્યોતિષ છે અને આ જે માનીએ એનો અર્થ કશે નહીં આપણે આ એવું માનવું કે આ કલ્પિત છે આપણને એકાગ્રતા રહે છે ફાયદો છે અને બીજું કઈ જોયું તમને આપશે સમજો ને બીજું અહીંયા બીજું વિશેષ પરંપરા આપશે વધારે બહુ આનંદ રહેવું તમને આખો દાડો શાંતિ રહેવું આપશે બીજું કઈ પૂછવું છે પૂછજો હા દરેક પાસે પૂછાય આપડે કેટલા માઇલ ગુના પડ્યા એવું ખબર પડે કેટલા થી કેટલા પડ્યા એ ખબર પડે ખબર પડી કેટલા માઇલ ગુના પડ્યા એ જુદું છે હું કોઈ પાછા જવાનો ચાન્સ રહે ખબર પડે હા ચાન્સ રહે સિંગલ ક્યાં બ્રાહ્મણ પટેલ વાડિયા એવું જુદું છે એક છે એક છે ને હા એવી વિચાર દ્રષ્ટિ કહો કે આપણે જુદે જુદે લાગે નહીં ખાલી દ્રષ્ટિ ને ભિન્નતા છે નહીં તો ભાઈ જુદે કરવી હોય તો ભાઈ આ તારીખ લઈ લઈ હા અહીં પહોંચો એક જગ્યાએ એક તારીખ એક જગ્યાએ એક તારીખ એ દોરતો નથી તમે વાસ્તવિક છે અને ન્યાય છે એ દોરતો નથી તમે એને દોરાવતા નથી છતાં બને છે એ વાસ્તવિક છે અને તે ન્યાય છે આટલું અંગર વધશે ત્યારે વિશાળ માઇન્ડ થશે વિશાળ મન થશે વિચાર વિચાર વિચાર પછી ને એ સમાજ ના ન્યાય છે સમાજ ના ન્યાય થી પણ ચોર નો સમાજ તેને પૂછે તો એ તો દરેક કહે છે કે મેં તમને કોણ લીધે કર્યું આપડે કહીએ કે ચોરી કરીએ ગુનો તો આપડે મારે ના એટલે મારું શું કહેવાનું છે કે આપણને જે ફળ મળે છે એ પોતાના હિસાબ નું ફળ મળે છે ન્યાયથી ચોરી કરવી એ ખોટું છે એ તો કોરે સમજાય પાછો નથી અમે એવું નથી એ અમુક પ્રકારની કોઈ નહીં કરતો રાખે તમે તો નિષ્કામ ભરી વાત બહુ સારું ભર ભરી વાત ભગવાન શું કહ્યું નિષ્કામ ફળ ચાખો કે કા વિજય નિષ્કામ ફળ આઝાદ નહીં રાખે વાત સમજવી પડશે કે નહીં સમજી કૃષ્ણ ભગવાન ની વાત સમજવી પડશે કે જવા દેવી પડશે જગત ન્યાય સ્વરૂપ છે જગત સેકન્ડ એ સેકન્ડ સ્વરૂપ જગત ન્યાયમાં હોય છે ન્યાયની બહાર કુદરતનો વ્યવહાર થયો નથી કુદરતનો વ્યવહાર એક સેકન્ડ પણ અન્યાય થયો નથી ભગવાન વ્યવહાર ઉતરતા નથી એટલે ન્યાય અન્યાય જવું એ કુદરત ન્યાય છે ભોજન કુદરતી નિયમ એવો છે કે છ રસનું ભોજન ખાવું જોઈએ માણસે કેટલા રસનું છ એટલે ખટરસ ભોજન કે છે આપણા લોકો શું કે છે પછી એને મોદો પાડી પછી દીકરીઓ ખવડાય ખવડાય ખડાય કરે પણ કુદરત એને ન્યાય આપે છે મારો ભાઈ કહ્યું હતું કે ભરા કોણ પહોંચો નથી થતો તારા ઘારે આ ઘારે ખા આ કંકોડો ખા બધું ખા નહીં તો હું જ ઘારેલો ખાતો નથી પ્રમાણ દરેક વસ્તુ એની પ્રમાણથી પણ પછી કુદરત વાંધો નથી કુદરત એવી નથી કુદરતે ન્યાય જ કરી સમય સમય સેકન્ડે સેકન્ડે ન્યાયની બહાર ગઈ જ નથી એ કાળા પછી ધોળા તમે અનુભૂતિ જોયું તમે અનુભૂતિ જોયું નથી <laughs> આ ધોળા પછી કાળા નહીં થાય એ પણ અનુભૂતિ છે ધોળા પછી કાળા થાય એ પણ અનુભવ છે બીજા કેવું બીજા જેના ઘરમાં રહેતા હોય ને તેને હું પચાઘાત થાય તે જ અંદર હૃદયમાં દેખાય છે તમને દેખાય છે એમનામાં છે તમને દેખાય સાહેબ તમને તમને દેખાય દેખાય તમારું રાંધી હોવું રાંધી બી હોવું દેખે તો પણ કે તમે કરી આલો આ એ ચીજ કરી આલે એ જો નિહાળવું પડે છે ગમે તે મારે જોડે દેહા દેવા નથી પણ એને મધુરપ જોઈએ બિચારી બીજા ચર્ચામાં ઉતરવા માંગતો નથી પણ એમની મધુરપ મેં જોઈ લીધી એમની ખાનદાની જોઈ લીધી ક્વોલિટી જોઈ લીધી અને ભાવસિંહજી ના છે એ પણ જોવાળી અને એ મારાણી થાય નહીં એટલે એને દર્શન કરવા કર્યો ત્યાર જોયું વાતચીત કરજો બધી પછી ખુલાસા થાય ખુલાસા થાય તમે ખરેખર છો મૂળશંકર કે બીજું કોઈ છે તમે આ શરીર ને મૂળશંકર કે છે આ તમને શું કે છે શરીર ના માલિક એવા તમે નામ ના માલિક એવા છું એ તમને રોંગ મિનિટ બેઠેલી છે માઇન્ડ ઓનર ઓફ બુદ્ધિ ચિત્ત અહંકાર બધા ઓનર છો તમે તેના ઓનર અહંકાર ને પણ ઓનર છો મારો અહંકાર કહો છો હું અહંકાર કહો છો હા તો મારો એટલે તમે માલિક છો આ બધાને માલિક અને પોતાની જાતે તમે જે છો એ તમને સાચી બિલીફ નથી એટલે તમને રોંગ બિલીફ બેઠી હતા અને પછી હું આ બાયરો ધણી છું બીજી રોંગ બિલીફ હું બ્રાહ્મણ છું ત્રીજી રોંગ બિલીફ હું ભાવનગર છું આથી રોંગ બિલીફ કેટલી બધી રોંગ બિલીફો કેટલી ઘણી બેઠી છે મને કાકો થવું મામા થવું કેટલી બેઠી છે એ રોંગ બહુ ફ્રેક્ચર થાય ત્યારે રાઈટ બિલીફ દેશે રાઈટ બિલીફ તમે શું છો એની રાઈટ બિલીફ દેશે રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન રાઈટ બિલીફ એટલે શું કહેવાય સમ્યક દર્શન તો સમ્યક દર્શન થાય તો તમારી જાતનું સમ્યક જ્ઞાન થાય એટલે પણ રાઈટ રોંગ પેલી કોઈ ફ્રેક્ચર થઈ જોઈએ છે કરવી છે કોઈ ફ્રેક્ચર આ દુઃખ આવે એટલે એ પણ એક જતું ફ્રેક્ચર છે શું કે છે બંધ થઈ જાય દુઃખ આવે ને એમાંથી આવતા બહુ નો દુઃખ ચાર થાય છે એકને બદલે અને સુખમાંથી સુખ થાય જન્મે ખરું પણ કોઈ ખરું સુખમાંથી એ દુઃખ જન્મે ને અને દુઃખમાંથી કોઈ ખરું સુખ જન્મે બાકી દુઃખમાંથી દુઃખ જ ને તમે કહ્યું ને અસ્તિત્વ શારીરિક અસ્તિત્વ હતા સરકારી વસ્તુ નથી સરખાવવું હોય તો રજા છે ને હું જોખમ ને જોઉં છું મારા એ જોખમ અમે કૌન કરીએ પછી એ ની વાત કરીએ અરે એવું નથી મારે આ તમને ભડકાવા છે તમે ભડકો છો એ શું કરે મને તો એવું ઘણી ઘણી જગ્યાએ બતાડે હું તો અમારો સ્વભાવ છે આ મનનો સ્વભાવ વિરોધાભાસી છે કેવો છે વિરોધાભાસી મનનો સ્વભાવ કેવો છે આ વિરોધ ના હોય કોઈ દાડે આ વિરોધ હોય તો એ મન કહેવાય નહીં એટલે મનનો સ્વભાવ કેવો છે એ પણ માંથી ગજવું કાપવાનો વિચાર કરે એટલે બધું જોયા કરતો હોય કોનું ગજવું કે ટાઈગર કાપવું પછી શિકાર નક્કી કરે કે ફેરા ભાઈનું ગજવું છે એ કાપવું છે કયા બાજુ આ બાજુ આ બાજુ તે પણ નક્કી કરે અને પછી હા મારું કઈ ગયું એવો સોળ જાતનો અવધાન હોય બેઠા સાઈને સોળ જાતના એના વિચારો હોય એટલે આપડે તો અષ્ટાવધાની માણસો થતા હતા અષ્ટાવધાની શું કે અષ્ટાવધાની પુત્ર છે તેને ભડકતા રહેજો ચેતતા રહેજો તો આ ગધા કાપનારો સોળ અવધાની કહેવાય હવે ગધા કાપનારો કાપી ગયો અને આત્મા ત્રીસ રૂપિયા આયા શું કહ્યું બીજું બધું બાકી હતું બે હજાર હતા પણ તો પુણ્ય કામ કરજે એનું ભૂલ હોય એટલું તો પુણ્ય પાપ જ એડજસ્ટ થાય છે એટલે ત્રીસ રૂપિયા હાથમાં આવ્યા બાર એક પછી સારું આ શિકાર બરોબર હાથમાં આવ્યો એટલે જઈ અને થોડે છેડે ગયો ને એક પત્તીઓ દેખ્યો હા તોથી ડેમેજ છેડે નીકળી ગયો એકદમ તો કોઈ ટેક્સી કરીને અને પછી ધીમે ધીમે ચાલતો ચાલતો જતો હતો એમાં એને પતિઓ દીધો તે પતિયાને દસ રૂપિયા આપી દીધા એને અને ઘેર ગયો સાહેબ બેન આવેલી પેલા ટેક્સી વાળા બે રૂપિયા એને આપી દીધા અને અઢાર રૂપિયા ને અઢાર રૂપિયા આપી દીધા કે તારા લુગડા લીધા નથી કઈ ચાલ બે અઢાર લે એવું કશું નહીં આ ચોરી કરે એટલે વિરોધાભાસી છે આમ હજાર રૂપિયા કાપે હજાર રૂપિયા ધર્માદાય કઈ નાખે ઘણા માણસો એવું કરે છે કે ને મારે મારવા છે અને ગરીબોને હેલ્પ કરી એટલા હારું કરે આ તો કાકી માકી એ કાયમી છે માસી એટલે ત્યાં પર એડજસ્ટમેન્ટ છે શું છે અને એને હારું લગાડ્યા કોઈ જો ભાઈ ડ્રામા છે એવું માગે છે નાટક તો બહુ મોડા થયા હતા ગયડા થયા તમારે તો તમારી બહુ સારું છે બધા આ જગત ચાલુ શું કહ્યું માથી દવા ખાલી એને રાગ છે આ નાટક જાણતા નથી બાકી જોડે રાગ છે દવા પીવા ભૂલી ગયો નહીં એને જઈ નથી એક વાર ફરી તારીખ હા બાકી ના પીવે ફરી પીજો આવતા નથી કઈ શું ખબર ઉલટું ઉલટું લાકડું મારવાનું હેલ્પ કરી ડાક્ટરે કહ્યું હોય કે બે દાણા ખાવાનું નથી માસી કે સત્ય નો સિદ્ધાંત હોય ના હોય કે સત્ય બોલું છે સત્ય હે